પ્રાકૃત ગુણોનો મોહ શો દાદા આપણે દોષ નહીં જોવાના ને ગુણો જોવાના ના દોષોએ નહીં જોવાના ને ગુણોએ નહીં જોવાના આ દેખાય છે ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે એ એકે ટકાઉ નથી દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય આ ગુણો તો વાત પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેયમાં મેલ થાય તો સનેપાત થાય આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કરકર કર્યા છે છતાં આમાં પ્રાકૃત દોષો ભેગા ના થવા જોઈએ પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે દયા શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત પિત્તને કફ બગડ્યા તો તે બધાને માર માર કરે આ તો પ્રકૃતિના લક્ષણ કહેવાય આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેનાથી કોઈક અવતારમાં જ્ઞાની પુરુષ મળી આવે તો કામ થાય પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં કારણ કે ક્યારે એમાં ફેરફાર થઈ જાય એ કહેવાય નહીં એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી આ તો પ્રાકૃત ગુણો છે એને તો અમે ભમરડા કહીએ છીએ આખું જગત પ્રાકૃત ગુણોમાં છે આખું જગત ભમ્મરડા છાપ છે આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે અને કહે છે કે મેં કર્યું તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે આ તો તું કંઈ જ કરતો નથી આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો કહે હું શું કરું પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે મેં કર્યું અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે આ તો ઉદય કર્મથી થાય અને એનો ગર્વ લે આ ઉદય કર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય